તારી પરમાત્મા છે માનતો હા દેહદારી દહેદારી પરમાત્મા છે માનતા છે માનતા છે તો તમારું કલ્યાણ જ છે કલ્યાણ અમારો જો જન્મ થયેલો સરકારી હા દાદા જો એ રૂમમાં દર્શન કરવા એ જોતા છોડે દાદા ના છોડે દાદા પગલા પડે તો થઈ જાય હા દાદા પગલા પડે આ તો દાદા હરતું ફરતું જીવતું જાગતું બોલતું વિદ્યમાન બંને બધી અજાયબી પણ જાણવાનું ને દાદાની જે અમૃતવાણી જે દાદાના મુખેથી જ નીકળેલી છે વાણી હે એમાં કેટલો બધો દાદાના આખી વાત તાબડતોબ આવડી જતું દાદાના જે બધું હા તમે સમજાવું મેપલ ટ્રી મેપલ ટ્રી મેપલ મેપલ મેપલ અમારા માં બહુ થાય દાદા ઠીક બર્મા માં બહુ ઠીક થાય દેશ વળી નીકળે ને બહાર નીકળે મોંઘો એટલો નીકળે એમાં

હોય તો તેલ તો આપે તેલ આપે લીમડો બહુ ઠંડી હા દાદા બહુ આપે એ ગુંદર આપે ગુંદર મટન ના ચાલે દાદા લાકડા લાકડા બધું છે ને એવું અમે તમને તારીએ ભાવમાં રાખો કોને કહેતા હતા તમે સામે કહો છો કોને કોને માટે કહો છો દાદા પાણી એટલે શું કહો છો દાદા એટલે આપણે એટલે એટલે આપ શું કેવા માંગો છો એમ કે પાણી નો સ્વભાવ છે હલકી વસ્તુ કરે હલકું હોય ને હા દાદા હા દાદા હા હલકું લાવો હલકું શી ખબર પડે એમ જેટલું પાણી ખસી ગયું વજન એટલા હલકું હોય હા બરાબર જોના કેવું છે બાર ભરે કે હા વધારે વચન મૂકો તો બેસી જાય જીવન મજા કરે છે ધંધો ને સારું ફરવું હરું ભરું કોઈ લડવું લડવું વધારે દાદા લડવાનો બહુ સમજ અમલક જતા રહીએ હા દાદા કેમ છે કેમ જેવી રીતે કરીએ છીએ બરાબર છે ના તૈયારીમાં છે હવે હા આ વસ્તુ છે ને આપડા સાસા બે Hey! ચાર દિવસ દાદા ની હાજરી માં બિલકુલ ખાધો નહીં તે તમાકુ બિલકુલ નહીં દાદા એટલે ભાવ હવે ઉતરી ગયા ટપકો ના ના બધું મને કરો કરો જરૂર હા જરૂર એવું બધી જ વાતોમાં હોય બીજી વસ્તુ વાતોમાં એવું બધું ચાલો ચાલો very, very good. જોઈ <laughs> તમારી પાસે તો એટલો બધો વ્યવહાર શીખવાનો છે વ્યવહાર એટલો બધો શીખીએ છીએ કે દરરોજ નવું નવું અંદર ઉમેરો થાય તારા વ્યવહાર જે જગત ના લોકો વખાણ કરે આદત વ્યવહાર કહેવાય છે આત્મા સમજેલો આદર્શ લેવા લોક યોગ પાસેથી ઉઠાડે બરાબર એટલી ગેરજ ઉઠાણું ગેરજ ના કેમ લોક પાસે જ ગેરજ આપડે મોની બે એટલું બધા મનમાં માની બે બરાબર હું કહી છું મળી બરાબર કહી દે કહી દે લોકો નહીં લોક કે બરાબર લોકો કે એના સૌ કરે છે એવું સાંભળવાની આવે એવો વ્યવહાર હોવો જોઈએ આપણી પાસે લઈ કોઈ માગતું નહીં આપણે બરાબર આપણે આ અંતર પૂર્વક કરીશો તમે જેવા હશે એવું દેખાશે અને દાદા દાદાના મહાત્માઓ અમે બધા મહાત્માઓ એ પણ દાદાના અરીસા રૂપે જ કહેવાય ને પ્રતિબંબ રૂપે જ કહેવાય ને બહારના વર્તનમાં ચોક્કસ થયા જોઈ રહે ને હા મહાત્મા સંભાળી નહીં હા કેટલાક મહાત્મા એટેક કરવા હા છતાં તકડી જાય اوه آه، تا تا لوک ها رو ریشت کنه خواهد میره امپی رو که تا اینجا بیرون آه خواهد میره تو لطف دیگه باید વિરોધ એટલો બધો મોટો હતો કોઈનું માનતો જ નથી મોફત ગયા તે એ કઈ લાકડા દસ કે બાર રૂપિયા એ ટોટલ બાવીસો રૂપિયાના લાકડા લાવેલા દાદા કઈ બહુ ઓછું વજન લગભગ પંદર વીસ રોટલ ની અંદર આટલા આટલા લાકડા અગિયારી માં વપરાય તે લાવવા દે દાદા પારસી ની અગિયાર એના વાતર બીજું ક્યાં ગયો તો લાકડા લેવા ગયો એ શું કરવાનું એ લાકડા તમામ છે ને તમારું કામ બધા સારી કોઈ મળી ગયું એમને કશું કહ્યું તમે કહ્યું કે અમને તમે સમજે નહીં કહ્યું બરાબર માણસ નથી થતી હોય અનુભવી કહેવાય માથે થોડું જેટલું કહ્યું બરાબર હું બેને શું કહ્યું દાદા તો કરુણાનો ભોગ તો જો કોડવી લઈ મારી ના તો બરાબર લોકો આગળ લઈ કરુણા ધોધ છે મને બોલે એક આગળ વધે હા ગાંધી લોકો હા લાવે જયંતિ ને આગળ હા દાદા ચાર વર્ગું નીકળ્યું હવે આપણે બધા રહી શું માગે છે બીજી કુટેક માં એવું

એટલી ઈચ્છા હોય ગમે એટલી ઈચ્છા હોય છતાં ફોર્સફુલી વાણી નીકળી જાય વાણી જે નીકળે એ ફોર્સફુલી નીકળી જાય અને તુરત જ પણ ખબર પડે કે ખોટું થયું છે ઘણા મહાત્મા ને આવું થવાનું ખબર પડે ત્યારે પસ્તાવે છે એટલે બંધ થવાનું પસ્તાવો થતો એટલે આપડે ઉભરા થતો આમ છે બરાબર છે દાદા પસ્તાવો બરાબર વાંચો નીકળે નીકળે નીકળે બહુ ભેગા થઈ ગયો જ્યાં નીકળે જ્યાં કોઈથી ભરે નહીં એક જ આખા બ્રહ્માંડનું કોઈ ગોઠું નહીં તમને કોઈને ગોઠું અંધકાર થઈ તમને સમજ ના પડે મારા દાદા બરાબર કોનું વાત છે ને એટલે રસ્તો મજબૂત થયા ગયેલી હા પાવર મજબૂત થવા ગયેલી એટલે રસ્તો પછી છૂટતો જોયો ને એમાં એમ ચાલે તો એટલે સમજી ગયા ખરો રસ્તો આ બાજુ પછી બીજું બીજી છોડી છોડ્યા દઈએ એવું આ બધા એક ટાઈમ કરે તો દાદા જોયા કરું જોવાનું હા દાદા જોવાનું એક જ ભાવ નીકળી જાય નીકળી એ વ્યવહાર શીખવા દો આનંદ થઈ જાય એટલે રાગે પડી જાય આનંદ થાય હવે આનંદ વાત સાંભળી બહુ સુંદર છે દાદા બહુ સુંદર કાગળ છે વ્યવહાર પછી વાત થઈ ગઈ હિન્દી દેખાય હા હા એ જ હારી નથી મને સુઈ જાય પ્રકૃતિ એને બહુ <laughs> કેટલું બધું રાગે પડી તમારે પણ રેતા ના એમને ચાર છ સત્યાસી સવારે નોક્સવેલ જે વ્યવહાર લોક સમજાવ્યું હશે પણ ના સમજાયું દાદા વ્યવહાર બી પ્રકૃતિ ને આધારે જ થાય એવા જાણવા જેવો એટલે ફરી બીજું કઈ બીજા તો સારો નીકળે પેલું ગાને અને બીજ પડી જાય બરાબર બરાબર ઉગવાનું ઉગવાનું પછી એમ જ બીજ પડ્યા એટલે બીજ પડે બરાબર હવે આપડે બીજ પડવાનું રહે ને હવે તો પરિણામ આવવાનું છોકરો બોલાય છે નાખ્યો નાખ્યું કાર્ય થઈ ગયું બીજી બધા અંદર કુદેતી બે જાય બરાબર લોકો શું કે છે કરુણાનો ધોધ કરુણાનો એ તો થાય નબળી હોય હજી તો આપણે આપણે એની ઉપર વધારે કરુણા વર્ષે દાદા એની ઉપર વધારે કરુણા વર્ષે આમાં થવો જોઈએ ને બીજા બધા ગાડા ચાલુ થયા તો અટકી હોય ત્યાં નથી બરોબર ભીખુભાઈ ગાડી અટકી તો બધા ઉભા છોડાઈ રહ્યા પણ બધા છોડાઈ રહ્યા ગાડી અટકી ગઈ નહીં એ આવતો દસ ભાઈ બિહારી નું એકલા જાય બાબા કેમ છો થઈ ગયું ને દવા જ નતો બાબા આખો દાડો શ્વાસ નતો બાબો કેટલા દસ દસ વર્ષનો બે મિનિટમાં બે મિનિટમાં ફેર પડી ગયો એને એવું મટી ગયું દવાઓ બંધ કરી ડોક્ટર ની બધી દવાઓ બંધ કરીને આ ડોક્ટર ની જ લે છે ખાલી જેમ જર્સી ન્યુયોર્ક ન્યુ ન્યુયોર્ક તમે મને કહેતા બધા જે ધોતી પોતાના ઘર ન પહેરે શક્તિ હોય તો આપણું બધે ઓવર હા આપણે પહેલા કરેલો છે એનું કર્યા હા દાદા ડ્રાફ્ટ લખેલો ગમી મારી વાત તમારા વાઈફ આવવાના શરીર પાંચ દસ દાડા સારું કઈ નાખો

કમ્પ્લેટ નથી ભૂગોળ છે ઉતરે છે ચડે છે હા પહેલા તો એકદમ ચડે ઉતરે હા પસંદ કહેવાય વેચી ગાય બધી <laughs> ઉતરતી વખતે ચડતી થાય ચડતી વખતે ચડતી થાય એવા કુદરત નો તમે મારી કોણ બધી ડાક્ટર નો ગાપ તો આપણે જોઈએ છીએ તો પહેલે મારી આ શોધ કોણ એનું કોઈ ગાડું ચાલ્યું હવે વસ્તી ઉતરવાની વસ્તી ચડી ગયો આમ થતી જતી પચાસ સુધી આવી આ તો અડધી વસ્તી રહે છે આ તે દિનાંતમાં પછી જતા અમે લખ્યું હતું બે હજાર પાંચમાં હિન્દુસ્તાનનું કેન્દ્ર છે તે ગયા આ તો હવે લઈ ગયેલા તારે આખો મસ્ત બીજી કોઈ ધંધો જ નહીં ને આખો મસ્ત મસ્ત મસ્ત મસ્તક વાળા એસી ડોલર આપીને ઉભા જાય ને ઇન્ડિયન ઇન્ડિયન કોઈ કરોડ બધી ને સાહેબ ઉભા બધું તમારું આપણે બંગલા બધું હું પણ તમારું નામ છે તમારું તંબુરો તંબુરો કોઈ નહીં તંબુરો કે કોઈ નહીં શું કહ્યું અમદાવાદ પ્રખ્યાત માં એમની જાત ને તંબુ ખાધો નામ શું તમે એમની લખે છે તમે લખી શકો બીજું કઈ અમારા મંત્ર તો બધા કિંમતી બધું હા ખુશમાં આવી ગયા ગમતા હોય મન બદલાઈ હોય ને બરોબર મન અમારે મમતા કોઈ નહીં ને છે અમે સ્ટોર હોય ત્યાર બંધ હોય તો હા તે જરૂર છે આપણે એ વધારે મારે માટે આવી જવું મોનિટર તો એવા જ હોય છે હા એવા જ હોવા જોઈએ મોનિટર ના મોનિટર કેમ કહેવાય કાલે કાલે મારે જવાના પરમ દિવસ પરમ દિવસ કાલ સાંજે જવાનું પરમ નામ વેચવા માટે નથી આપ્યું મારે ભાઈ કરનારો છે તેર જ ભાગીદાર ભાગીદાર ગુડી એ બીજા સાધન નહીં ને તેના જ્ઞાન નહીં ને ભાગીદાર દોષ દેખાય તેવું ઘણી વાર કયો છૂટા થવાનું કદે કાપી લખવા માણસ મને એટલે કાપી કારણ મારો સંબંધ એવો છે એ પહેલું હતા કોઈ ફાંટ ફાંટ કરી ત્યારે એક જ જરૂરી લાગી એ તો હવે અમર દાદા એક સંજોગો અનુસાર અમર પેલા નહીં સીધા ને સીધા જ મળે મને બધા સીધા ભલે બસ બધા સીધા તો હું કેવો સીધા જાત કેવી હતી પેલા ત્યારે શું કેતો હતો સુપર હ્યુમન બધા ક્રેક દયા થઈ ગયા બીજી ચોખ્ખા દાદા ના સ્વભાવ જવાબ જેવું રહી જાય મોટી તિરાડો હતી લઈને આયેલા ક્રેક નહીં પણ મોટી તિરાડો ફાચરો હોય મશીનમાં જરા ક્રેક હોય નવું હોય તો બહાર મૂકી દેવું પડે ત્યાં નવા મશીન બહાર મૂકી દેવા પડે વેટિંગ કર્યા ને એમાં તો મશીન ધમધકા નવા ના પછી મેં કાઢી મેં મને આ પેકને શું આમ કેમ છે એક ને બરાબર મેં વિચાર કર્યો હું પેક હતો આવે જ આવ્યો થઈ ગયો પેક હતો એટલે વિચાર કરવાનો નહીં પછી બધી ગઢ દશા એ તો ફરી વળે અહંકાર ગોડો અહંકાર કઈ ડાયો જે અહંકાર આપણને આવરી દિશા લઈ જાય એ ગોડ જ કહેવાય હવે ધ્યાન લઈ જાય અહંકાર તમારો અહંકાર જે થઈ ગયો આ દુનિયાની મોટી મોટા મોટી અજાયબી છે દાદા લાખો હજારો વર્ષ પડે મેસેજ શીખે છે ને એક વખત ચેતવી ચાલુ કર્યું એટલે મહેદી ચેતવા છે ને સતત દાદા だったっていう。 હા દાદા કાયમ દાદા નિરંતર સાત મિનિટ મરે નહીં મારે કેવું પડે હા દાદા જાતે કેવું નહીં મોટા સાહેબ દાદા તો જોવો જ નથી આ દાદા કોણ આવે હાથ જાય તો નમસ્કાર એ લલિત નામ અને સંસારી બાવો અને આત્મા એ હું પાંચ ગોળા ભેગા પતી જવો જોઈએ મારી બેન હા દાદા લાગે એમ તો ડિસીઝ પર કે દાદા તમારે કોઈ વરીજ ના કરી આવે તમારી કૃપા છે મારે શું હરકત ખોટી છે અટકાય શા માટે આપણે જાણનાર છીએ જોનાર છે વિજ્ઞાન આપણી પાસે વિજ્ઞાન થતા હોય તો સંસારમાં છે રાગભેર થતા જ ન હોય જેટલી બધા બીજા બધે થતા હોય તો અને અક્રમ વિજ્ઞાને તો ત્યાં સુધી કહી દીધું કે રાગદ્વેષ થાય છે તે તું નો હોય એ તું નો હોય અક્રમ વિજ્ઞાન ત્યાં કહી દે છે એટલે ત્યાં છૂટા રાગદ્વેષ તો આપણે જ્ઞાન આપે ત્યાં ચાલી મળું સારું દેખાય પણ ફૂલ જાગી નીકળવું હોય ને હા દાદા ઉગરી જાય ના ઉગરી તો નથી ત્યાં ઝાડવા અમેરિકન અમને ખબર પડે ઓબ્ઝર્વેટરી છે ને વર્લ્ડ ની ઓબ્ઝર્વેશન આવી છે કેમ પરમાણુ પરમાણુ કરે છે નદી ત્યાં નદી લેક છે લેક લેક તળાવ કોઈ અત્યારે એવો પડ્યો છે નદીમાં તે ભાઈ જઈ ગઈ એની ગગન ગગન કારણે ભાઈ કેમ ગગન કારણે ગગન ને આ

પડો મનમાં ત્રણ સૌ દિવસ રાત આપની કૃપા મળે એનો જ મને ભાવના ને એનો જ પ્રયત્ન હોય આપ ઇન્ડિયામાં હો તોય મને એવું જ થાય કે હું શું કરું કે જેથી દાદાને ગમે કાયમ મને એવું જ હોય દાદા કાયમ નિરંતર દાદા તન મન ને ધન થી જગ્યાએ ત્રણ બરાબર છે તમે તો માં ખબર પડે છે બીજા લોકોને કહ્યું અને મહાત્મા બધા આવે બધા રે તો મારા દેરાણી જેઠાણીને બી હાથમાં રાખીને સમજાવી પટાવીને કે ખૂબ મહાત્માની સેવા થાય એ ભાવે જ દાદા લઈ આવેલા દાદા ઉકેલ લઈ લો ના દાદાજી ફેરવી આપી નહીં આવે છે are you going? Taking a ride? જવું છે દાદા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ Can you take him for a ride, small ride? Just yeah. take five minutes. No, only your mother. No, no, okay, thank you. છોકરાઓ <laughs> <laughs>

તમને મળ્યા પછી દાદાજી ભય કઈ લાગતો નથી હવે તો તમને મળ્યા પછી કોઈ ભય નથી લાગતો પેલા તો આમ તો દાદાજી કઈ માં લાગતો નથી ભય તો હા પાણી નો લાગતો હતો દાદાજી પાણી નો હું પાણીમાં જયારે નવા જાઉં ત્યારે કઈ ને કઈ વાગે જ અંદર એમ પેલા નદીમાં નાવા ગયો હતો પગમાં વાગ્યો હતો બીજા સ્વિમિંગ પુલ પુલમાં નાવા ગયો હતો પાણીમાં ડૂબકીમાં મારી જતો હતો વાર એમ નદીમાં નાવા ગયેલા તો પગમાં વાગેલું અને સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરવા ગયા ત્યાં ડૂબવામાં ડૂબકી મરાઈ ગયેલી કોયરાઓ ખેંચી લાવેલા છે પાણીમાં નાવા નહીં જાઉં દાદા હું નાવા નહીં જાઉં પાણીમાં પાણી દાદા વાત કરી દાદા મને બિલાડી ભગવાન આપણી આ કોણ છે બીજા કયા બીજા ભગવાન નામ ના લઈ